એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રોનક વાર્તા સાંભળે છે સૃષ્ટિ છે વિનય છે અહો હો હો પુનિતભાઈ અને એની ટોળકી પણ છે ને શું વાહ ભાઈ વાહ સાંભળો સાંભળો મારા નાના મોટા બાળ દોસ્તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હા ગીજુભાઈ બધે કાએ લખી છે મૂછાળી માએ સાંભળજો વાર્તાનું નામ છે મગર અને ગોવાળિયો એક હતી મગર એકવાર એણે વિચાર્યું ચાલને આ નદીમાંથી નીકળીને તળાવમાં જાઓ નદી તો સુકાઈ જવા આવી છે રાત પડી એટલે મગર નદીમાંથી નીકળીને ચાલવા માંડી ધીમે ધીમે ધીમે અડધે રસ્તે આવી ત્યાં તો સવાર પડી ગઈ ભાઈ મગર કહે હવે ચાલીસ તો કોક ભાળશે અને મને મારી નાખશે એ તો એક ખાડા પાસે પડી પડખેથી એક ગોવાળિયો ઢોર લઈને નીકળો ગાય ને ભેંસ ને મગર કે એ ગોવાળ ભાઈ એ ગોવાળ ભાઈ મને તળાવમાં લઈ જશો ગોવાળ કે ના રે બાપુ તું મને ખાય જ જાય ને મગર કે નહીં ખાવ જોજે જરૂર તને નહીં ખાવ ગોવાળિયાએ તો મગરને ઉપાડીને તળાવ પાસે લઈ ગયો અને કાંઠે મૂકી તળાવના કાંઠે મગર કે ભાઈ મને પાણીમાં ઉતાર હજી તો મારા પગે નથી પલળા હાથે નથી પલળા હજી તો હું સાવ કોરી છું આ ગોઠણ સુધીના પાણીમાં લઈ જા મને ગોવાળ તો મગરને ગોઠણ સુધીના પાણીમાં લઈ ગયો હો ભાઈ મગર કે ભાઈ હજી તો મારા પગે નથી પલળા હાથે નથી પલળા હજી તો સાવ કોરી છું જરા કેડ સમા પાણીમાં તો લઈ જા મારી કમર બુડે ત્યાં સુધી ઘોવાળ્યો તો મગરને વળી કેડ સમા પાણીમાં લઈ ગયો મગર કે ભાઈ હજી તો મારા પગે નથી પલળા હાથે નથી પલળા હજી તો સાવ કોરી છું મને ડોક સમા પાણીમાં તો લઈ જા એટલે ગોવાળિયો તો મગરને ઊંચકીને ડોકસમાં પાણીમાં લઈ ગયો ત્યાં તો ગોવાળી અને મગર કે હવે તો હું તને ખાઈ જ જવાની હવે તે કાંઈ મૂકું ગોવાળ કે એમ તે હોય મેં તને તડકામાંથી અહીં આવી અને મૂકી અને હવે મને જ ખવાય આ તો હું તારું સારું કરવા ગયો ત્યારે તું જ મને ખાવા બેઠી આ કાંઈ ઠીક ન કહેવાય મગર કે પણ તને ન ખાવ તો મરી જ જાઉં ને ગોવાળ કે એમ નહીં ચાલો આપણે ન્યાય કરાવીએ ત્યાં તો એક ગધેડો ભૂંકતો ભૂંકતો ત્યાંથી નીકળો ગોવાળ કે એ ગધેડા ભાઈ આ અમારો ન્યાય તો કરતા જાઓ તમે ડાહ્યા માણસ લાગો છો ગધેડો કે બોલો જોઈએ તમારો શો કજિયો છે ગોવાળે બધી વાત કરી ત્યારે ગધેડો કે એ તો ભાઈ દુનિયામાં એવું જ ચાલે આ હું જુવાન હતો અને ડફણાના માર ખાતો અને ભાર ઉપાડતો મારો માલિક મને લાકડીથી મારતો ભાર ઉપાડતો ત્યાં સુધી શેઠે મને રાખ્યો માલિકે ને કામ કરાયું હવે ઘરડો થયો એટલે આ બે દંડિકા મારીને કાઢી મૂક્યો છે આ દુનિયામાં ન્યાય જ અવળો છે તું ભલું કરવા ગયો તે હવે ભોગવ લો બોલો તને કોણે કીધું તું કે તું મગરને ઉપાડીને પાણીમાં લઈ જજે એમ કહીને ગધેડો તો ચાલ્યો ગયો મગર કે હવે હું તને ખાઈશ ગોવાળ કે ઉતાવળી થામાં જો આપણે બીજાને પૂછીએ ગધેડાએ એવું કહ્યું એમાં શું બધા આવી ગયા ગોવાળે તો એવું કીધું એ તો કે ગધેડો તો દુઃખનો માર્યો ત્યાં તો એક બળદ નીકળ્યો ગોવાળ કે એ ભાઈ બળદભાઈ એ બળદભાઈ આ જરા અમારો ન્યાય તો કરતા જાઓ ભાઈ સાહેબ બળદ કે શું છે કહો જોઈએ ગોવાળે બધી વાત કરી બળદ કે એ તો દુનિયામાં એમ જ ચાલ્યું આવે છે જો આ જાત ચાલતી હતી મારી ત્યાં સુધી શેઠે ઢસળડા કરાવ્યા પણ અટકા એટલે હાંકીને કાઢી મૂક્યા અમને આમાં ગુણ કયો ને અવગુણ કયો મગર કરે છે એમાં નવાઈ શી કરે છે એ તો એમ જ ચાલે છે લો બોલો મગર કે હવે હું તને ખાઈશ ગોવાળ કે બેન હું તાવડી ન થા હજી કોકને પૂછીએ હો ત્યાં એક શિયાળ નીકળ્યું હો ગોવાળ કે અરે ઓ શિયાળ ભાઈ ઓ શિયાળ ભાઈ આમ તો જુઓ આ આવડો ન્યાય કાંઈ હોય આ મગર રસ્તા ઉપર પાણી વિના તરફડતી હતી ત્યાંથી હું એને તળાવે લાવ્યો અને પાણીમાં નાખી ત્યારે એ કહે છે કે હવે હું તને જ ખાવ શિયાળ કે એ તો મોટો અન્યાય કહેવાય ઊભો રે હમણાં તને છોડાવું છું અરે વાહ એમ કહીને શિયાળે તો એમ કર્યું એટલે બધા શિયાળ ભેગા થઈ ગયા હો પછી બધા શિયાળોએ ઘડીકમાં તળાવનું પાણી મોઢામાં ભરી ભરીને ખાલી કરી નાખ્યું એટલે મગર બાઈ તો મરવા જેવા થઈ ગયા પાણી વિના અને ગોવાળને છોડી દીધો મગર કે શિયાળિયા યાદ રાખજે તને કરમદા ખાતું પકડીશ કરમદા ખાધા છે ને તમે બધાએ ઉમરા ખાતું પકડીશ પણ પકડીશ પકડીશ અને પકડીશ જવા નહીં દઉં શિયાળ કે ભલે તારાથી થાય તે કરી લેજે બીજે દિવસે શિયાળ વીરડામાં પાણી પીવા આવે નદી પાસે વીરડો હતો ને એમાં ચોખ્ખું પાણી હોય નાના અમથા ખાડામાં આ શિયાળ તો વીરડામાં પાણી પીવા આવે તે પહેલા મગર એમાં જઈને હૈલા ચૈલા વિના સૂઈ ગઈ હો શિયાળ તો પાણી પીવા આવ્યું એણે તો મગરને ઓળખી કાઢી શિયાળ કે આજે મારી માએ એમ કહ્યું છે કે વીરડામાં ગંદુ પાણી હોય માટે ખાડાના તાજા પાણી પીવા એમ કહીને શિયાળે ખાડાનું પાણી પીધું ને ચાલ્યું ગયું મગર કે આ તો પકડાયું નહીં કંઈ નહીં કાલે હવે ખાડા ખાબોચિયામાં જઈને બેસશું બીજા દિવસે શિયાળ જ્યાં પાણી પીવા જાય ત્યાં ખાડામાં મગર દેખાય હો શિયાળ સમજી ગયું તે કે આજ તો મારી માએ કીધું છે કે ખાડા ખાબોચિયામાં ગંદુ પાણી હોય માટે વીરડાના તાજા પાણી પીવા એમ કહીને શિયાળે વીરડાનું પાણી પીધું મગર કે સાલું કયે દિવસે હાથ આવવાનું પછી તો મગર કરમદાના ઝાડ ઉપર ચડીને બેઠી હો શિયાળભાઈ જ્યાં કરમદા ખાવા આવ્યા ત્યાં તો મગરે શિયાળનો પગ પકડ્યો લો શિયાળ કે સારું થયું કે મારો પગ પકડતા કરમદાનું ડાળું પકડ્યું તે નહીતર મારા બાર જ વાગી જાત ને હું તો મરી જ જાત ને મગરે વિચાર્યું અરે રે આ તો ભૂલા આ મુવાના ટાંટિયાને બદલે ડાળું પકડ્યું એમ કહીને જ્યાં મગરે પગ ધારીને ડાળું પકડ્યું ત્યાં તો શિયાળ ભાગ્યું ને ઊ કરીને મગરને ચીડવી પછી તો મગર શિયાળની બખોલમાં જઈને બેઠીને એમ કરવા માંડી શિયાળભાઈ આવીને કે રોજ તો કોઈ બોલતું નથી અને આજે બોલે છે કાંઈક નવીન છે ચાલને એને બાળી જ નાખું એમ કહીને એણે બખોલ ઉપર કાંટા નાખી એને સળગાવી સાથે બિચારી મગર પણ બળી ગયો ભાઈ આ અને શિયાળ બચી ગયું મજા પડીને ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો